સઘન લાગતી નથી વાર્તા પ્રસંગે તો દિનકર દાસ તો બધા ઉપર બહુ આસક્તિ હતા એટલે લોઢી કે તવો આપણે અત્યારે સ્ટીલનો કે લોખંડનો વપરાય છે નોનસ્ટિક પણ આપણે આજકાલ વાપરીએ છીએ પહેલાના જમાનામાં માટીનો વપરાતો એને પાથરી કે છે અને ઉપરા એટલે છાણા એટલે એમણે પણ લોટ બાંધ્યો પછી ભાખરી વણી અથવા હાથથી થપથપાવીને એને હોળી કરે તેમ કરે જેમ બાજરીના રોટલા કરે તે રીતે પછી માટીનો તવો હતો એના ઉપર એ ભાખરી મૂકીને નીચે એમણે છાણા પેટાવ્યા એટલે ચૂલો સળગાવ્યો શાહી સમય શ્રી આચાર્યજી કો એક જલ ભર્યા જલ ભરનાયો એટલે એ સમસ્યા આચાર્યજી ના એક જલ કર્યા એટલે પાણી ભરવા વાળો એક પાણી ભરવા વાળો જળ ભરવા આવ્યો પૂછી જો શ્રી આચાર્ય થી મહાપ્રભુ આપવું કહા કરે છે એટલે ત્યારે ત્યારે દિનકરદાસ એને દિનકરદાસ ને પૂછ્યું કે શ્રી આચાર્ય થી મહાપ્રભુ શું કરે છે तब वह जलगरिया ने कही श्री आचार्य जी पोथी खोले है अब कथा अब कथा कहेंगे એટલે એ જલગરિયાએ કીધું કે શ્રી આચાર્યજી અત્યારે પોથી ખોલે છે અને હવે કથા સંભળાવશે तब दिनकर सेठ उन जलघरिया के बचन सुना कि કચ્ચી લીટી જલપાન કચ્ચી લીટી એટલે જલપાન એટલે ત્યારે દિનકર છે કે એ જલકરિયાને આ જલકરિયા કે કીધું એ સાંભળીને કાચી ભાખરી જ એ ચાવી ગયા અને પાણી પી લીધું એને શેકી નહીં शेके नाही એટલે શેકે નહીં એગી આઈ કથા સુને એટલે જલ્દી આવીને કથા સાંભળી સાંજે કથા શ્રી આચાર્યજી કહી ચૂકે તબ જલચર્યાને શ્રી આચાર્યજી તો કહ્યો મહારાજ દિનકર શેઠ કચ્છી અંગાકરી બિના શેકી ખાઈ કે આવ્યો હે એટલે જ્યારે આચાર્યજીએ શ્રી આચાર્યજીએ કથા સંભળાવી દીધી ત્યારે જલધરી જે જલધરી હતો એને શ્રી આચાર્યજીને કીધું કે દિનકર જે કાચી કાચી નાખરી શેક્યા વગર ખાઈને આવ્યા તબ શ્રી આચાર્યજી દિનકર જે રીતે પૂછે તું બિના શેકી અંગાકારી ક્યો ખાયો એટલે ત્યારે શ્રી આચાર્યજી દિનકર શેઠને પૂછ્યું કે તે શેક્યા વગર ભાખરી કેમ ખાધી તબ દિનકર શેઠ બોલ્યો महाराज अंगाकरी तो नित्य सेकी से लेंगो परंतु यह आपू के मुख को कथामृत कब सुनोगो सुनोगो એટલે ત્યારે દિનકર શેઠે કીધું કે મહારાજ ભાખરી તો હું દરરોજે શેકીને લઉં છું પણ તમારા શ્રીમુખથી કથા કથા ક્યારે સાંભળું લઉં છું એમ નહીં પણ લઈ લઈશ એમ ભાખરી તો શેકીને રોજ હું ખાઈ લઈશ પણ આપની કથા હું ક્યારે સાંભળીશ जो अंगाकरी सेकतो तो यह अमृत कैसे मिलतो એટલે અહીંયા કીધું કે જો ભાખરી શેકતો હતો આવું કેસે થતું નહીં એટલે આજે મહાપ્રભુજી આજે જે પ્રવચન કર્યું એ સાંભળવા કેમ મળત એમ મોડું થઈ જતું ને શીખવા માટે રહેતા તો ठीक है तब श्री आचार्य जी बहुत प्रसन्न हुई के कहे आजू पासे रसोई સવારી કે ભોગ તરીકે મહાપ્રસાદ લેકે આવ્યો એટલે ત્યારે શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થઈ ગયા અને કીધું કે એટલે હવેથી રસોઈ સવારે કરીને ભોગ કરીને મહાપ્રસાદ લઈને આવજો સવારે